કરી શકત નથી અને કે છે કોણ હું કરું ભીતર આપણે કઈ હાથ કેમ નથી કર્યું સંજોગો પહોંચે સંજોગો કરીને શું કરું જેને કર્યું ચોખ્ખું રહે કેમ કર્યું આ તો હાફ થઈ ગયા હાફ થઈ જીપ ચાલી પાંચ કોઈ શાંતિ ગઈ નથી જે શાંતિ હોય છે સાયકોલોજી છે ખાલી એટલે રહેતા રહ્યા છે કેવા જ્યાં હું જીવતું છે ત્યાં ભ્રાંતિ મત છે ને સાહેબ શું હેરાન કરે છે એ શું કે છે હું તો માનો યાર ના માનો એવું લખું જ ક્યારે દુનિયા ચાલશે મર્યા પુષ્ટિ અપાય એવી છે મારાથી જરૂર છે કારણ કે એવું એવું એક એવા એવા એ લોકો ખાઈ નિષ્ઠા વાળા હતા શું હતું નિષ્ઠા એ નિષ્ઠાને લઈને ને બાપજી એવું બોલતા હતા આમનો બધો રોગ જ લઈ લીધો અને આમનું શારીરિક દુઃખ હતું તે બધું લઈ લીધું આ તો નાનો હતો મને પોહાય નહીં મારા વગર તો પોહાય નહીં બરવા કોર બાપજી તારા દવાખાના ધંધા જણાવીએ બાપજી ને ધંધા કરવાની શક્તિ નથી હતી મોટો બાપજી હતો દેખ દેવા આયા લોકો ધમાવે લોકો ના બિચારા હું ભગી જાય મારું દુઃખ લઈ લીધું મારા પરથી કરી ગયો ફ્રેક્ચર થઈ બીએફસી આવ્યા અમદાવાદમાં દર્શન કરવા દાદાજી પહોણું લાયા કે તે શું સમજી તમારે બોલ્યા કોણ લાયા કોકનું દુઃખ લીધું એમ કે છે બીએસપી જેવું મારું કૃષ્ણ ભગવાન આમ કરીને સુઈ ગયા હતા રાત પ્રયત્ન માર્યું અરુણ મહાકાણી પાણી પાણી કરતા બની ગયા શું આવડો મોટો બાપુ નારાયણ ભગવાન કહેવાય તો તેનું કોણ ચકરિયા મૂળા જેવા ચકરિયા મૂળા જેવા તો તે પછી કૃષ્ણ પણ ચડી જાય ચોખ્ખું વિચાર બહુ જાત મેં કહ્યું ભાઈ આ ગયા ને મારું મારો વિચાર કોઈ વિચાર હા તો આગળ બીજા ભાવ છે એ તો લીધું પણ બીજું ચંદ્ર લઈ લીધું લોકોને ગમે છે અવવાર અને પેલા એસટી જેવા નહીં ગમે છે સોદાબાજી વિચાર તો કરો વહમો ઘણી ચીજ થયો તું બીએસસી થયો થયો પણ વહમો ઘણી ચીજ થયો આવા આવા થતી અંતર એની જવાબદારી ઘણી થયું ખબર જ નહીં આવું આવું જ જાણી બીજા બધા જગત ના દ્વારા બીજા દેશો કેમ નહીં રહેતા નહીં રહેતે અહીંના તો રહેશે શું કારણ હા અહીં તારી બોલ લાલચું લોકો સદાનો લાલચ જેને લાલચ નથી તેને અસત્ય તત્વ થઈ જાય શું છે પૂછવું છે પૂછવું છે ભગવાન અમારી પાસે જે ફેરવેલો જગ આવેલો છે ભગવાન રજનીશ આચાર્ય ગોયંકા અને કૃષ્ણમૂર્તિ એ ત્રણે તમારી જેમ જ ઉપદેશ ચલાવી રહ્યા છે અત્યારે તો એમનો ઉપદેશ અને તમે જે હમણાં કહો મને બહુ સામ્ય લાગે છે તો એ બી તમારી જેમ જ આગળ વધેલા છે કે શું આજે પહેલી વાર જ આપની પાસે આવ્યો છું અને આચાર્ય રજની ભગવાન રજની આચાર્ય ગોયંકાજી અને કૃષ્ણમૂર્તિ એ પણ આપની જેમ જ ઉપદેશ આપે છે તો એ લોકો પણ આપની જેમ આગળ વધેલા છે આપનામાં એમનામાં સામ્યતા છે એમ છે એવું લાગે છે પેલું એ લાગે છે પણ હું બોલું છું અને એ બોલે છે મોટા માણસ છે હું તો નાના માણસ મારું બોલવું નથી હરખામણી ના કરશો શું કરું કોઈ સત્તા જગત કોઈ જગ્યા નથી સરખામણી કરી શકાય શું કરું અત્યારે આ કાળમાં શું કરું સરખામણી કરનાર જોખમદાર બનશે એટલે મોટા માણસ છે આ સરખામણી કરશો મોટા માણસ મોટી વાત કઈ છે બે વાત છે મોટું છે એમ કઈ કરવું જોઈએ છે તમે ક્યાં કહે છે મળવાનું ભગવાન છે એમ કહે છે અમે ભગવાન નથી વાણી વાણી વાણી વાણી સમજી વાણી નો ભેદ સમજણ પડે ને તો ઘરે રીતે વાણી નો ભેદ સમજવો એટલે બધું આ ઘાસ છે પૂછ્યું આમાં પૂછ્યું હકીકત પૂછ્યું તમારે બીજો બધો પ્રશ્ન અહીંયા આવ્યા પછી ઘણા પ્રશ્ન હતા બધા પ્રશ્ન મટી ગયા આવ્યા પછી સમાધાન પૂછવાનું છે એમ લાગે છે કે પૂછવા જેવું <laughs> સમાધાન થાય તો સાચી જગ્યા જરૂર કારણ કે વાતાવરણ જુદી જતું પ્રશ્ન સમાધાન થાય અનંત અવતારથી કરતો માર્ગ ગુસાયેલો છે શું છે અને સમાધાન નથી આ વાણી છે ને અહીંથી કોઈ લખેલી પહેણેલી બોલે આની આ છે તો તેને કોઈ છે તેના આમ લખ્યું અનાથ શબ્દો બોલે છે બોલનાર ભજન જ છે શું છે વાણીની જરૂર શબ્દ તો એના લેવા નથી તે પૂરા ના હોય અર્થા તો હોય નહીં અર્થા તો હોય કારણ કે બધાએ જેટલા લાભ કરી ને એ બધા ભગવાન ને ક્રિએટર માને શું માને છે અને પોતે ભગવાન એવું પણ કેવડાવે નહીં અને હું તો ભગવાન ક્રિએટર નથી કહેવું હું બધા જુદો છું ભગવાન ક્રિએટર નથી કુંભાર નથી શું છે અને એ બધા તો આશરે આશરે બોલે છે કોણ કોણ એમાં જે હોય મહાત્મા બધા આશરે આશરે બોલે છે ગાડી ચાલતી ચાલ થઈ જાય બસ ચાલ અહીં ધૂળ ઉડાડ ના જોઈએ અહીંયા રોડ પર ધૂળ ઉડાડતો હોય તો તે પણ તેમાંથી ઉઠે હિન્દુસ્તાન નથી વાત થાય ના થાય ધૂળ ઉડાડે હું ચા પૂરી બહાર એક વાર જોઈ લો ફરી નહીં મળે આ પ્રજા દુઃખી છે જેથી આ પ્રજા દુઃખી છે બિચારી એ જુએ કાંક મજા આવે જેથી આ પ્રજા દુઃખી છે બિચારી બધું ચા પી બારી ગયો બરાબર નશા પીએ હું કેટલી બધી બંધરામાં છે એ ગુરુ ભેગા થાય એકાગ્ર થતું નથી આવું બધા છે ને તારે પબ્લિક ને આત્મા હું પુરુષ થઈને બોલું છું પુરુષાર્થ જેમ કરી હિન્દુસ્તાન અને એના ફોરેન અસર થાય એટલા માટે મારો બધું કાર્ય કરી રહ્યો જેના ટેકો દેવાય છે દેજો આ તંબુમાં તંબુ વગેરે શું તે કોને આખું પૂટું પૂટું કરી જવાનું આખું પૂછ્યું જ ફરી નવા ઉપદેશો ઉભા થશે જૂના રિટાયર્ડ થઈ જશે જૂના થયા હોય તો દવા દેખને દેખીને રિટાયર થવા પૂછજો પૂછજો નેટિવ પ્લેસ ક્યાં બહુ દુકાને ભરી આવ્યા છે વેપાર દુકાન બંધ કરી દીધી છે હમણાં તો દુકાનો બંધ કરી બીજી દુકાનો ફરિયાદ આપી બધી ફરિયાદ કોની દુકાને ગોયંકા હા અત્યારે ગોયંકાજી છે ને એ શિબિર ચલાવે બે ત્રણ વખત જઈએ ગોયંકાજીની શિબિરમાં આપડે પોતે સપના ની જ સપના સપનામાં આપડે પોતે જ સપનામાં છે પોતે જ સપનામાં છીએ રોજ મારી સાથે સત્સંગ કરે રોજ હે ચાર વર્ષથી રોજ મારી લાગે છે પ્રાણલાલ ને પ્રાણલાલ નહીં નહીં દાદા આ તો રોજ સત્સંગ કરે રોજ પછી બીજી કઈ કઈ દુકાનો ફર્યા હતા ઘણા વર્ષ પાસે ઘણા વર્ષ એ જીત્યું બસ ઘણું જાણવાનું ત્યાંથી મળે ઘણું જાણવાનું ત્યાંથી શું જાણવાનું બસ ટાઈમ નહીં હતું ને થોડું આમ આગળ વધવા માટે રસ્તો મળ્યો પણ આમ સપનામાં જાય હવે દેખાય છે કે બધું સપનામાં જ હતું કઈ હતું નહીં એમાં થોડું આગળ વધવા મળ્યું પણ હવે સમજાય છે કે આપણું સપનામાં જ હતું પણ એક છે કે જાણ્યા પછી જે બધું આપણે જાણીએ છીએ એનાથી ફાયદા તો થાય છે ભલે આમ સત્તામાં જ છે પણ આમ ઓછી તો ક્યારેક આપણને કાંઈ બી કામ ખોટું ખરું થઈ જાય તો જાણકારી આપણને તો થઈ જાય અર્જુન જેનું હું કહ્યું નથી હું કહ્યું નથી સંચય ચાલો આપણે ઠીકામ નહીં કરતા આપણે વાત ના બીજી કઈ દુકાન કરીએ બસ ત્રીજી તો મારા મારા ભીમ નથી એના જેવી વાત બહુ સારી હવે એ તો જાણે કે આ બધા ઉપદેશ મને દેવ જેવો પુરુષ લાગે છે એમાં બે માત્ર બસ દેવ જેવા માણસ પોતે દેવ જેવા હા પણ આ લોકો એમને કામમાં અને આ સુધરે જ નહીં ને આમાં સુધારવાથી સુધરતો છે આ તો કઈ ગોષ્ઠી ગરમ કરે વાળો એમની લોકો અવેરનેસ ની કોઈ ડિવેરનેસ થઈ ગયા છે હવે અલર્ટનેસ થઈને કંટાળ્યા છે એટલે હું એક્ઝેક્ટનેસ નો લાવું છું શું લાવું એક્ઝેક્ટ અને આ સમજવાની શક્તિ બહુ આવી પાસે બોલે કોઈ ગુરુ જરૂર નથી આશીર્વાદ આપો આશીર્વાદ જેમ કે સમર્પણ કરી દીધું મોક્ષ જોઈએ છે એટલા માટે કરીએ છીએ છોકરા માટે છોકરા માટે આખી જિંદગી આયા કરશે ના ના આ રવિવાર આવો બધા પ્રશ્નો રહ્યા આવી જાય પ્રશ્ન જ ના ઉગે પછી પ્રશ્ન જ ઉગે નહીં પછી વાંધો વાંધો કરે બધા પ્રશ્નોના દાતા જ તમે થઈ જાઓ પછી પૂછવાનું કે રવિવાર થઈ જ જે ટાઈમ હોય તો કમાવું હોય કમાજો મારે <laughs> આજ કરવાનું છે બીજું કરવાનું શું છે આજ કરવાનું છે બીજું કરવાનું છે કઈ ઉદાહરણ લાગે તો એટલો જ બસ હાથમાં પકડે સભામાં કરા એના એ પહેરી આવે લુગડા પહેરો મારો પહેરો છો ના હોવો તમે તો ઇન્ડિયન પબ્લિક છે ફોરેન નો ફોરેન બહુ કિંમત થશે અને પબ્લિક તમારો ટાઈમ બગાડે કારણ વિકલ્પી પ્રજા એમને સાહજિક છે પોતે સાહજિક છે મહાન પુરુષ ગજબ પુરુષ કહેવાય હવે એમના ગુણ જોવામાં આપણે ગુનો થાય શું પુરુષ પોતે થાય લેવા દેવા આ અધ્યાત્મ ભરી છે કેવું છે ઇન્ડિયન અધ્યાત્મ આમાં છે લોકો અધ્યાત્મ ફરવાની કરતા ઇન્ડિયન અધ્યાત્મ બધા એટીકેટ એટીકેટ બહાર ના બુદ્ધિમાં મળતી આવી બુદ્ધિ તો તરફ ઠીક થઈ તેમાં લાભ શું ઘટ્યું શું કસાયો ક્યાં ઘટ્યા એ કોઈ ગુણ ઝઘડો થયો નહીં ટેબલ ઉપર ભરભેર કરું છું મતભેદ પાડે છે ટેબલ પર ભેગા ના થાય કામની શું છે આપણે દવા પીતા જો રોગ ના મળતા હોય તો એ દવા પીવાની ડાક્ટર બગાડ ડાક્ટર બિચાર કયા હેરાન કરવો ડાક્ટર હેરાન કરે કામ શું હશે ગયા હતા એમને તો હું ગયો રીત રસ્તી જતા હતા એમને ત્યાં ગયો સાહેબ ક્યાં ગયા છે એમના ગુરુ આવે છે ત્યાં ગયા છે જેમ બહુ ભરેલો નહીં સમજ નહીં ના અમને તો તમને અંદર ના પડે ખબર તો આવું નહીં સ્વીકાર નથી આવું કોણ જાય છે પંદર વીસ વર્ષ જૂની માણસ છે કે શું ધ્યાન રાખતા નથી પેલા ભાઈ આવ્યા હતા મેં તમને દુનિયા શું કહેતી છે જાણશો દુનિયા પાસે શું કહેતી છે એમના મનમાં શું છે એમના અભિપ્રાયમાં શું છે વળી કોઈ નહીં કે તો ડાક્ટર ધન માનતા હતો પાસે ચૂની કે છે જરાક ધર્માવો કોણ કે કીધું હતું પબ્લિક નારા કીધું લઈ જાય મને પીવો ને એ જૂની ની જગ્યા છે કોની જગ્યા અરે જ્યાં ભણતીઓ લઈ જાય ભણેલા સાચી વાત છે બાળકો બેઠી શકે તો એ જવા બાળક આવી શું જાય જૂની સ્ત્રીઓ ના પાડે ત્યાં જ્ઞાન જ નથી શું જે સ્ત્રીઓ આવી શકે ત્યાં જ્ઞાન કોઈ હોતું તો પ્રેમ હોય એનું વાતાવરણ સુંદર હોય છોકરા ખસે નહીં ત્રણ ત્રણ કલાક બહાર ગોળીઓ આપનાર હોય તો ગોળીઓ ખાવા ના દેને દે શું કામ વાતાવરણ સુંદર હોય વાતાવરણ પ્રેમય હોય હોય બધાને પોતાય હોય આ લોકોને આ કાળમાં ફોન જ નહીં થયું વાતાવરણ વાતાવરણ શું કરના એને સદી ના થાય તે વટાય <laughs> ના થઈ જાય આ બધું બોલું છું ને એની પાસે ગંધીકર શું કે છે દાદા બોલે કરે તો એની પાસે નહીં જનુન નથી જનુન નથી એમ કે શું કે છે જનુન નથી પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ધનુર હોય તો સાંભળવાનું ધનુર તો ચોખ્ખો અહંકાર ચોખ્ખો અહંકાર જયારે એમને આ શબ્દ વાંચ્યો હતા ધરી છે ભાઈ ને આટલી કેટલી પરીક્ષા કેવા કરે શબ્દો ઘણું સરખો છે ને આ બધા પ્રશ્નો નિરાકરણ થઈ ગયું ને હવે રવિવારે આવો બધું હોલસેલ ગુણ કયા ગામમાં એ કહો મને માણેક વિજયજી ના ગામમાં માણેક વિજયજી નું ગામ એ જ ગામ માણેક વિજય તમારી નાખલા હા હા દાદા અમારી નાખ પોતે જૈન છે માણેક વિજયજી બહુ સારા માણસ અમારા ગામના જ છે અમારા ગામના જ અહીં છેલ્લી જ મંજૂરી છે મંજૂર થઈ ગયું નથી ગયું ઘર અને પ્રત્યે કરતા કે ફરી નથી જરૂર તમે થશે ફરી ફરી કારણ પ્રતિમન કર્યું એટલે એનો ખર્ચો વચ્ચે ભલે પણ ડુંગળી વેચે ને ડુંગળી એનું એક પર જાય તે જગ્યાએ ડુંગળી મટી જાય એમ કરતા કરતા કેટલા પ્રતિકણ વાળા દોષો છે દસ પ્રતિકણ વાળા દસ દસ નો નિકાલ થઈ પચાસ અવશ્ય થાય છે તો અતિક્રમણનું પ્રતિમાન હોવું જ જોઈએ જેટલું અતિક્રમણ કરવો છે તમારી આ કશું અતિક્રમણ કરી નથી એટલે તમારા પ્રતિક્રમણ કરવાનું કશું રહેતું અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ આ થશે દુકાન ઉપર જઈએ દુકાન પર જઈએ નહીં તો દુકાન રાજી ના થાય દુકાન થાય એટલે કમાણી થાય એવું મુંબઈમાં હતો મારે કઈ પ્રયત્ન નથી કરવો પડતો હાજરી આપવા સરસ રીતે રાગે પડી જશે હા હા ગઈકાલે આપે કબીર ના જીવન વિશે બહુ સારો ખુલાસો કર્યો કબીર સંત કબીર અને દયા અને કરુણા પ્રેમ અને આસક્તિ એ વિષય ઉપર આપે બહુ સારું ફોડ પડે તો ફોડ વગર મારી એમાં શું કરી ગમે તે ચોખ્ખું કહીએ કોઈ નાખ્યા છે કહીએ કબીર ચોખાકી વાળા આજે હું એક પ્રશ્ન નોંધાયો છું બધા એટલા માટે છે સત્સંગીઓ માટે જો આપનું માર્ગદર્શન શું મળે છે આમાં માટે વિનોબા ભાવે છે કયા પુણ્યકાર છે કાર્ય છે પાપ કટેગા કયા પુણ્ય કાર્ય છે પાપ કટેગા કટેગા જવાબમાં વિનોબા ભાવે આપે છે ભારતમાં કર્મ વિભાગ કા બહુ બડા શાસ્ત્ર હૈ કર્મ વિભાગ કા બહુ બડા શાસ્ત્ર હૈ उनका गहन भी हुआ है आपने कुछ पाप किया और पुण्य तो पुण्य से पाप कटता नहीं पाप का खाता अलग है और पुण्य का खाता अलग है दोनों के फल अलग अलग चखने को मिलेंगे कर्म से कर्म करता नहीं कर्म नाश तो आत्मज्ञान से ही संभव होता है बिल्कुल करे तो શું આ બરોબર બરોબર છે પછી આ સપનામાં લખાયેલું છે કે જાગ્રત સગા બુદ્ધિ ની જાગ્રત અવસ્થા લખાયેલું. શું કહ્યું? જ્ઞાન જાગ્રત નથી. શું કહ્યું? બુદ્ધિ થી જાગૃત મને જ્ઞાન લોકોને સમજાવતો હતો પુણ્ય અને પાપ જે ખાતો જુદા ભગવાન રાખ્યો ત્યાં ત્યાં માનિક લોકો કેવા જુદા રાખે છે કે પંચાવન ટકા પૂર્ણ કર્યું પંચાવન ટકા ધને અને પાંચ ટકા પાંચ પાંચ ટકા પંચાવન પાંચ બાદ કરીને નેવું મૂકતા નથી ભગવાન કાચી માયા નથી અને જો કાચી માયા હોત તો ઘણીક લોકોને તો દુઃખ હોત હવે હવાનો નાખીએ હવાનો નાખીએ પહેલેથી બૂમ પાડ પાડ જ્ઞાન નતું ને આ બહુ પાડતો ઘણી વખત ઘણી બઉ કરીને ધર્મ જવા એક અક્ષર બિલકુલ કરેક્ટ બુદ્ધિપૂર્વક નથી બુદ્ધિપૂર્વક બધું સપનામાં જાય છે તેમાં જાય છે સ્વપ્નમાં પણ સપનામાં આટલું હોય છે નહીં કરેક્ટનેસ હોય છે બુદ્ધિ એક જાગૃતિ છે ને ક્યાં બુદ્ધિ બુદ્ધિ હું તો કેમ કહેવાય બુદ્ધિ એક જાગૃતિ પ્રકાશ છે આ નિર્મળ બુદ્ધિ માં આવે ને દાદા આ નિર્મળ બુદ્ધિ માં આવે ને નિર્મળ સમજાય નિર્મળ બુદ્ધિ થાય તારા સમજાય નિર્મળ બુદ્ધિ ક્યારે થાય એ પરિગ્રહ ઓછો થાય બીજો આપણી બધું સંજોગો બધા દોડેલા ના હોય કેટલાક પ્રકારના બહુ સુંદર જવાબ આપે છે હું દસ બાર દસ બાર વર્ષથી એમને ત્યાં જતો હતો તો એમને પરિગ્રહ હતો નહીં કે પરણેલા પણ નતા પરણેલા પણ નતા બ્રહ્મચારી હતા બરોબર અમે ધ્યાન આપીએ છીએ શું જ્ઞાનાગ્નિ એનો જે કર્મ છે એ ભસને ભસ થઈ બે પ્રકારનો થાય છે એક પ્રકાર રહે જે કર્મ વરાળ છે તેનો નાશ થઈ જાય જે પાણી રૂપે છે તેનો પણ ના જે બરફ રૂપે છે ભોગવવો પડે બરાબર એ ભોગવવા જ પડે કારણ ગમી ગયો કર્મ ફળ આપવા હલકા થઈ જાય એકદમ અને જાગૃતિ એકદમ વધી જાય તારે વધી જાગૃતિ હા એકદમ એકદમ હજુ પણ વધતી જાય છે વધતી જાય હવે જાગૃતિ વધતી કર્મ ભસ્મીભૂત થાય નહીં તો અધિકારો જાગૃતિ વધે બે જાતના જ ભસ્મીભૂત થાય ને બે જાતના નીરુબેન પૂછે તમારે ત્રણેય કરો હા રસ્તા બધા બધા બતાવ્યા દાદા વર્ષ ની જય જયકાર બોલજો શ્રીમંત્ર બોલજો નવ બોલજો નવ બોલે ગુજરાત જીવાત્મા કહીએ છીએ થઈ જાય છે અને તે ઘડીએ આવરણ ઘણા સુધી જાય ત્યારે ભગવાનની કૃપા થતા સાથે પોતે જાગૃત થઈ જાય છે જાગૃત થઈ જાગૃતિ પછી જતી નિરંતર રહેવાની નિરંતર તો રહેવાની પ્રતિથી જયારે રહે તો જાગૃતિ છે તો પ્રતિથી રહે પહેલી જાગૃતિ પછી પ્રતિથી અનુભવ લક્ષ ને પ્રતિ ટાઈમ રે પ્રતિ કાયમ નહીં લક્ષ અમુક ટાઈમ રે કઈ ધંધા કામમાં પડ્યા કે પછી લક્ષ ચૂકી જાય અને કામમાંથી મુક્ત થયા લક્ષમાં આવી જાય અને અનુભવ તો કામ કામ બધાથી કરવાની એકાંત ત્યારે અનુભવ ના સ્વાદ આવે કામ બામ બધામાંથી કરવાની અનુભવ તો વધતા જ કરે છે કે પહેલા પહેલા જયંતિ શું હતા અને આજે જયશ્રી કૃષ્ણ છે સમજાય ને સમજાય છે બરાબર દેહાને લઈને આત્મા અનુભવ છે જરા દેહાજાત નો અનુભવ છે દેહાજાત અનુભવ હતો આત્મા આપની વાત બરાબર નો એટલે શું દાદા નો કર્મ આ જગતમાં જેટલા પાક રીતે અનુભવાય છે જેટલા ઘડાય છે જેટલા અનુભવાય છે જેટલા જણાય છે જેટલા સંભળાય છે પાંચ ઇન્દ્રિયથી મનથી જે થાય છે એ બધા નોકર્મ એ બધા નોકર્મ બધા તો મન થી પાંચ ઇન્દ્રિય થી કર્મ થાય ને બીજા તો કઈ રીતે પાંચ ઇન્દ્રિય મન તો એમાં આમાં પ્રેરક છે એટલે તો પછી બધા કર્મ એ નો કર્મ હા બધા પાંચ ઇન્દ્રિય કર્મ બધા નો કર્મ એ સિવાયના બીજા કોઈ એ શું કે છે નો એટલે શું કેવા માંગે છે નો એટલે એવું કેવા માંગે છે કે જો તું દેહાદ્યાસ સારો છું તો આ કર્મ ફળ આપશે અને જો તું આત્મભાવ વાળો છું તો આ કર્મ ફળ નહીં આપે તેમ કહેવાય કઈ મળતા નથી કે આત્મજ્ઞાન તો બીજું જે આપ છો તે જરા આપડે તો હોતું ભાવ ને ઉડાવી દીધું જગત ઉભું થયું છે જેના જગત ઉભું રહ્યું છે એ ભાવ કર્મ ઉડાડી દીધું ભાવ કર્મ એટલે શું ક્રોધ માન માયા લોક રાગ એમ ભાવ કર્મ હવે સમજાયું હવે દ્રવ્ય કર્મ રહી ગયું દાદા દ્રવ્ય કર્મ ભ્રમાથી ઉત્પન્ન થાય છે આ ક્રોધ માન માયા લોક દ્રવ્ય કર્મ એટલે આ શરીર એ દ્રવ્યકરણ નો ભાગ આ શરીર આ બોડી છે ને એ દ્રવ્યકરણ નો ભાગ છે આ બોડી છે તો પેલું થાય ને ક્રોધમાં આ બોડી છે તો સાતા નશાતા વેદની હોય જી હા આ બોડી છે તો ઊંચે ગોત્ર નીતિ ગોત્ર હોય જી અને આ બોડી છે તો મરણ છે જી મારે આ બોડી છે તે દ્રવ્ય કર્મ કર્મ નું સાધન છે કે કર્મ છે દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નું એટલે શું પરિણામ અને ભાવ કર્મ નું સાધન ભાવ કર્મ નું સાધન અને દ્રવ્ય કર્મ નું પરિણામ દ્રવ્ય કર્મ ને લઈને જ આ શરીર ની ઉત્પત્તિ થાય એમ દાદા કહેવાય એ પરિણામ છે ભાવ કર્મ ભાવ કર્મ દેહાધ્યાસ સાથે ભાવ કર્મ તેનાથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય તેથી દેહ બોડી પાસે બંધ થાય ચાતા વેચી થાય અચાતા વેચી થાય બધું બધું એનાથી બધું જ્ઞાનાવરણ કૃષ્ણાવરણ મોહ ની અંતરાય બધું આમાં અમારી દ્રવ્ય કર્મ પણ એ ભાવ કર્મ ના કારણે આની ઉત્પત્તિ થાય ભાવ કર્મ ને કારણે ઉત્પત્તિ થાય ભાવ કર્મ નું કારણ ના હોય તેની ઉત્પત્તિ નથી હવે બરાબર દાદા નથી તે સર્વજ્ઞ થઈ ગયા હશે આ બહેનો અહીંયા સત્સંગમાં બેઠેલા છે તે કઈ પ્રશ્ન પૂછતા નથી તે એ લોકોને બધા ખુલાસા થઈ ગયા હશે એની વાત નથી મનમાં ભાવ થાય પણ આપણે પૂછીશું તો હાથો પોતાની નિર્ભરતા આપણે સાંભળ્યા કે પાગલ અને પ્રશ્ન પૂછના બંને ની રાશિ એક છે પાગલ અને પ્રશ્ન એમ હસતા હળવાથી કેતા કારણ <laughs> અને આમ ગૌતમ બધા ગૌતમ સ્વામી પાગલ કરે ના ના આવું એ જે બીજા ન પ્રશ્ન પૂછતા ને ત્યારે અમારા જેવા પૂછે ત્યારે એમ કે આ બધા નથી પૂછનારાઓ અને તમારી વચ્ચે આટલો ફરક છે ના એ છે પાછું પાગલપણું છે વધુ પૂછપૂછ કરવું છે પાગલપણું તારા વધારે પૂછે એમની જેટલી સમજમાં હતી એની વાત નથી બે જવાબદાર નથી સંસ્થાની ઉપાધિ અડે નહીં બરાબર અડે જ નહીં જી ટચ જ ના થાય જી ટચ જ ના થાય આ જ્ઞાન સ્વતંત્ર બનાવનારું જી ભગવાને ઉપરી ના હોવો પછી ભગવાન શા માટે ઉપરી છે જી ભગવાન તમારું સ્વરૂપ છે જી મારું ભગવાન સ્વરૂપ છે જી ઉપરી જાણવા ઉપરી પણ કેમ પોખાય કેવી એક દારો પણ ઉપરી હોય ખાવા કેમ ભાવે જી મને ભાવતું નથી પડે નહીં બળવાખોર માટે બળવાખોર આપે અમને બધાને પણ બરાબર સમજણ પાડી દીધી કે આમાં કોઈ ઉપરી છે જ નહીં જે છે તે અહીંયા છે અમને ભડકાર કામ આપે છે નહીં કામ નો લઈ લેવા દેવાનો આ બધા બધા કાગળ ઉપર ના ભાગ છે કાગળ ઉપરના ભાગ છે હા અને તારે કોઈ એક જગ્યા છે મોટો અવાજ નીકળ્યો કે લાગે સહકારી પાંદરા પૂરેલો છે વગર